એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરથી પ્રમથ અને જલય વાર્તા સાંભળે છે ગારિયાધારમાં બેઠા બેઠા આરોહી વાર્તા સાંભળે છે અને આમ રાજકોટમાં તનુ અને નંદીની વાર્તા સાંભળે છે વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા બાલ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક શિયાળ ભાઈની વાર્તા કહેવાનો છું ભાઈ સાંભળજો વાર્તાનું નામ છે આળસો શિયાળ એક હતું શિયાળ એને કામ કરવું કાંઈએ ના ગમે હો જ્યારે જુઓ ત્યારે એ તો સૂતું હોય લાંબુ થઈને આળસુનું પીર એને કામની બહુ આળસ આવે હો ભાઈ ના છૂટકે કાંઈ કામ કરવું પડે એટલું જે તો કરે અને એટલું કરે તોય ઘણું આવું આ આળસું શિયાળ હતું એકવાર આ શિયાળ જંગલમાં બાર એક ઝાડ નીચે આળસ ખાઈને લાંબો થઈને ઝોકા ખાઈને સૂતું હતું હવે એ જે ઝાડ નીચે સૂતું હતું ને એ ઝાડ તો જાંબુનું ઝાડ હતું હો જાંબુના ઝાડ ઉપર તો સરસ મજાના જાંબુડા પાક્યા હતા હો ભાઈ શિયાળભાઈને ભૂખ ભારે લાગી હતી પણ હતું કામચોર ચાવે આળસું એટલે તો જાંબુના ઝાડ નીચે ભૂખ્યું ભૂખ્યું સૂઈ રહ્યું થોડીક વાર થઈ ત્યાં આ શિયાળ જ્યાં સૂતું હતું ને એની પાસે બરાબર ટપ કરતું મીઠા મધ જેવું એક જાંબુ પડ્યું સાવ શિયાળની પાસે જો થોડીક વાર થઈ ત્યાં તો બીજું જાંબુ પડ્યું ટપ થોડીક વાર થઈ ત્યાં તો ત્રીજું જાંબુ પડ્યું ટપ ચોથું પાંચમું છઠ્ઠું એમ ઘણા જાંબુ પડ્યા શિયાળની પાસે જાંબુને જોઈને તો શિયાળના મોઢામાં પાણી આવી ગયું હો ભૂખ પણ એનો તો બહુ લાગી હતી શિયાળને જાંબુ ખાવાનું ઘણું મન થયું પણ એ એક હાથ લાંબો કરીને જાંબુ મોંમાં મૂકવાની તકલીફ કેમ લેવી હે ભાઈ આ વાત શિયાળને પસંદ નહોતી જાંબુ ખાવું હોય તો હાથ તો લાંબો કરવો પડે ને શિયાળભાઈને તો એની આળસ એટલે એ તો સૂતા સૂતા જાંબુને જોતું હતું અને મનમાં મનમાં વિચારતું હતું કે આ જાંબુ પોતાની મેળે ઉઠીને જ મારા મોંમાં આવી જાય તો કેવું સારું લો બોલો શિયાળભાઈને તો આવી આળસ હતી હો એટલામાં એક ઊંટ વાળો ઊંટને ઝપાટા બંધ દોડાવતો પસાર થયો ત્યાંથી ઊંટ લઈને ઊંટવાળાને જોઈને શિયાળે સાદ પાડ્યો અરે એ ભાઈ ઊંટવાળા અરે ઓ ઊંટવાળા ઊંટવાળો શિયાળનો અવાજ સાંભળીને સમજો કે બિચારા શિયાળભાઈને કંઈક મારી મદદની જરૂર હશે એટલે લાવને જાઓ અને જઈને પૂછું તો ખરા કે વાત શું છે એટલે ઊંટવાળાએ જઈને શિયાળભાઈ સૂતા હતા ત્યાં જઈને પૂછ્યું શું છે શિયાળભાઈ શિયાળ તો હતું આળશું એટલે એણે તો સૂતા સૂતા જ પેલા ઊંટવાળા માણસને કહ્યું અરે ભાઈ ઊંટવાળા જોતો નથી આ જાંબુ અહીંયા પડ્યા છે તે હવે ચાલ જોઈએ ઊંટ પરથી નીચે ઉતર અને આ પાંચેય જાંબુડા વીણી વીણીને મારા મોઢામાં મૂકી દે મને ભૂખ બહુ લાગી છે શિયાળની આવી વિચિત્ર માગણી સાંભળીને ઊંટવાળાને પહેલા તો ખૂબ હસવું આવ્યું હો અને પછી ગુસ્સો પણ એટલો જ ચડ્યો એટલે એણે તો પોતાની પાસે જે લાકડી હતી ને એ લઈને શિયાળને માંડું મારવા માંડું મારવા લાકડીએ લાકડીએ મારે વા એલા આટલી બધી આળસાની આ તારા મોઢામાં જાંબુડા દેવા માટે હું મારા ઊંટને બિચારાને નીચે નીચે બેસારું એમ ને પછી હું એના ઉપરથી નીચે ઉતરું ઊંટ પરથી અને પછી તને જાંબુ ખવડાવું એમ ને એના કરતા લે ને તું જાંબુ ખાવા કરતા મારી લાકડીનો માર ખા લે લે માર ખા મારી લાકડીનો એમ કહીને ઊંટવાળાએ તો શિયાળભાઈને લાકડીનો માર ખવડાવ્યો હો ભાઈ અરે ભાઈ એ પોતાની આળસ ને કારણે જાંબુ તો ના ખાધા પણ ઊંટવાળાની લાકડીનો માર જરૂર ખાધો ઓ ભાઈ <laughs> લાકડીનો માર ખાઈને શિયાળભાઈ તો ધરાઈ ગયા બિચારા બોલો લો આવી આળસ કાંઈ કરાતી હશે એના કરતા હાથ લાંબો કરીને જાંબુડા ખાઈ લીધા હોત તો તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો હવે સૂઈ જાઓ જોજો સપનામાં ઊંટ આવશે શિયાળ આવશે હાથીભાઈ આવશે આવજો